મુક્ત પુરુષ જ છોડાવે આ બધી ભૂલ તો ખરીને એની તપાસે નથી કરીને આમાંથી નીકળવાની કોશિશ કરીએ છીએ પણ વધારે ખૂંચતા જઈએ છીએ ના એવી કોશિશ જ ના કરશો અહીં ખોદવાનું છે ને ભાઈ બીજે ખોદી આવે તો પછી એનું શું થાય ઉલટો દંડ થાય એવું આ લોકો ઊંધી કોશિશ કરે છે એના કરતાં કોઈ છૂટેલો હોય તેની પાસે જા તો તારો છૂટકો કરી આપે આ તો પોતે જ ડૂબેલા તે બીજાને શી રીતે તારે જે ડોક્ટરો તરેલા નહીં પોતે જ ડૂબકાં ખાતા હોય તે બીજાને શી રીતે તારે કોઈ ફેરો સંજોગ સારો બાજ્યો નથી હવે આ સારો સંજોગ જ્ઞાની પુરુષનો બાજ્યો છે તો તમારું કામ નીકળી જશે જ્યારે ત્યારે ભૂલ તો ભાંગવી જ પડશે ને અતિ અતિ મુશ્કેલ શું છે મોક્ષદાતા પુરુષ અને મોક્ષદાતા મળ્યા પછી તમને બંધનમાં શું કામ રાખે અમે તમને સ્વરૂપ જ્ઞાન આપ્યું તે પછી તમને જે દશા ઉત્પન્ન થઈ છે તે કૃષ્ણ ભગવાને કહેલી સ્થિત પ્રજ્ઞ દશા કરતાં ઘણી ઊંચી દશા છે આ તો પ્રજ્ઞા કહેવાય તેનાથી રાગ દ્વેષને નીંદી નાખવાના આ જગત વ્યવસ્થિત છે તે વ્યવસ્થિત શક્તિ જે આપણી ગુનેગારી હતી તે પાછી આપણી પાસે મોકલે તેને આવવા દેવી અને આપણે આપણા મોક્ષમાં રહીને તેનો નિકાલ કરી નાખવાનો ગયા અવતારમાં જે જે ભૂલો કરેલી તે આ અવતારમાં આવે તેથી આ અવતારમાં આપણે સીધા ચાલીએ તો એ તે ભૂલ નડે એનું નામ ગુનેગારી